So, Vijay, watching this? એક બાજુ લૌકિક આનંદ એ મસ્તી કહેવાય અને અલૌકિક આનંદ એ આનંદ કહેવાય લૌકિક આનંદ થાય છે લોકોને એ મસ્તી મસ્તી એટલે ઉતરી જાય પછી આ ઉતરે નહીં એ ચંદ્રગ્રહ જોન સારી જેવા તો ત્યાં પહેર્યા ને આવું પહેરવું પડશે તમે એવું પહેરીએ તમે કહો એવું કહીએ તમે ત્યાં આવું પહેરવું પડશે તમે એવું પહેરીએ અમારે ત્યાં કઈ બંધ હોય ને જેમ તમે પહેરવાનું છે તો અમને તો વાગી ચરે કરી પણ ભગવાન હું વાગી કરે મૂર્તિ ભરે સાત સાત આ ભગવાન જરૂર છે ના કેમ વાગી કરતા છે આપણા લોક કે છે બરોબર દેખાતું નથી મને એકાગ્ર થાય જોઈ જો જોઈને એકાગ્ર થવાનું એકાગ્ર થવા માટે એ બધું અસરકાર છે એમને ગાંડ કેમ રાખ્યો છે કે છે આવડા મોટા કંઠની શી જરૂર હતી ભગવાન તો કઈ બેરા થઈ ગયા ત્યાં ના બહાર નો અવાજ ના સંભળાય એટલા માટે બહાર નો અવાજ ને બ્રેકડાઉન કરી નાખે શું કરે પોતાને વાગ્યા કરે તેમ રહ્યા કરે ત્યાં કે તમે સુગંધી ધરીએ ભગવાન ભગવાન ઘોડે છે ત્યાં ના એ ત્યારે પોતાની સુગંધી આવી લે એકાગ્ર કેવા બધા પાકા લોકો જે જે કરો છે બધું પોતાના હાથ કરો જય સચિદાનંદ દાદા ભગવાન સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ દાદા ભગવાન દાદા ભગવાન દાદા ચારસો ડોલર આપી દીધા પાંચસો પાંચસો પાંચસો ડોલર લે દાદા અમે મોટેથી ગાઈશું અમે મોટો એવો બાજા વાળા કરતા અવાજ કાઢીશું હા બસ બસ આપણે એવું ના હોય પીને તે જગ્યાએ એવું હોય બધે આપણે ક્યાં દાદા બધાને બતાવવાનું સમીર છે દાદા સમીર સમીર છે સમીર જય સચિદાનંદ અમારો તમે આશીર્વાદ છે તું બરોબર દાદા દાદા કર્યા કરજે હો અને દાદાની ભક્તિ કરજે એટલે બહુ વિચારો સારા આવશે તને જય સચિદાનંદ પણ હમણાં સચિદાનંદ પેલી ઘોડાની પબ્લિક કરો દાદા તે સાડા ચારસો ડોલર તે પણ કલાક પ્રમાણે અને આ પોલીસ વાળો આપણને પરમિશન આપે તો જે પોલીસ વાળાને સિક્યોરિટી રાખવી પડે એના કલાકના દોઢ ગણો પૈસા આપવાના કારણ કે એ લોકોની આ બધું આપણું કરવાનું ને એ રીતે ટ્રાફિક પેલો એને લીધે થઈને ખર્ચો કેટલો બધો થાય દાદા એટલે તમને ગમે નહીં આપણે તમને બધાને એ ઈચ્છા થાય કરવું કામ આપડે ઓછી આ પબ્લિસિટી માટે છે આ પબ્લિસિટી માટે નથી લોકોને પબ્લિસિટી માટે ભાઈ બીજા રિલેટિવ ના બધા મહાત્મા આવે ને એમને પબ્લિસિટી કરાવી પડે આપણે એ પબ્લિસિટી કરાવી નથી આ કઈ આ કઈ માર્કેટ મટીરિયલ હોય બહાર બધો માર્કેટ મટીરિયલ હોય કેવું વેચવાનો માલ બહાર એટલે પબ્લિસિટી કરવાનો આ માર્કેટ મટીરિયલ નો હોય જય સચિદાન એટલે આપડે એ બધી જરૂર નહીં ને શું બગી લે ઘોડો રહ્યા છે ઘોડા પર બેસી જાય દાદા એક કાર માટે વટે છ દિવસ ટ્રાય કર્યો કીર્તિભાઈએ કર્યો બધાએ ના મળી તો કાલે બપોરે સુધી ટ્રાય કર્યો પેલી રજાઓ હતી ને દાદા તો ભટ્ટ ને કે છે કરી છે આ તો આવો બોલાવજો મારા દસ સાડા બાર હજાર રૂપિયા આપવા પછી એ કે તમને કે દાદા હું તમે તારા પૈસા લઈ મારે પેલા બહુ હતો ને હીરા બીરા ગયો સારું ને નકલ ઉપાધિ કોણ પહેરે આપણને આનંદ ત્યારે કોણ અને આનંદ આપો ને કોણ પહેરે રાતે આપણે ખબર પડે ખરી ને જય સચિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન ચાલ બેન ચાલ ચાર આવી ગયા બીજું કશું કેવડાવ્યું છે કે મમ્મીએ કશું કેવડાવ્યું છે બીજું જય સચિદાનંદ પપ્પા ને મમ્મીએ કીધા છે ચિમન કાકા ને ઘરે થી બધાએ કીધા છે કાકા આગળ આવી ગયા બધા સચિદાન બેન જવાતી યાદ કરે છે દાદા યાદ કરે છે ને હમણાં ગુરુ પૂર્ણિમા છે આજે હા તે હમણાં અહીંયા છે તો મેં કહું તમારી જય સચિનાનંદ કહો એનો મેં કહું ઊંઘી ગયા હતો ને એટલે આપો હા દાદા શશિકાંત શશિકાંત શશિકાંત શશિકાંત ભાઈ જય સચિદાનંદ જય સચિદાનંદ દાદા બાબાના આશીર્વાદ છે હેલો પછી ફોન કરજો મોડી બપોરે કદાચ ટ્રાય કરજો નહીં તો પછી કેમ છે બધા આવી આવી અચ્છા ગૌ હા બધાને દાદાને જય સચિદાન કહેજો હા મુકુંદભાઈ ત્યાં હા હમણાં નીકળીએ છીએ થોડી વારમાં થોડી વારમાં નીકળીએ છીએ હા ચાલો હા હમણાં વર્ગુણન કરશે જય સચિદાન હા Thank you. અત્યારે પૂરું ના લખ્યું ચાલે ખરું ડી નહીં લખ્યું ચાલે ચાલે પૂછજો ને પાછું પડે ખોટું દેખાય નવી બી પૂછજો કે ચાલે ના ચાલે હેલો વાંધો ના ચાલે હા વસંતભાઈ આપી દઉં વસંતભાઈ આપો વસંતભાઈ ને આપવાનું હા કાગળ હું રોવા બીજી કરવા હા પપ્પા ક્યાં છે ભાઈ હેલો ગુરુકુળમાં જો ઉજવણીની અંદરથી મોન્ટ્રી હોલમાં સવાર આખી જિંદગી ભગવાન બનાવવાની સારી કરે em lên trên bước ra đường em nghe cái này nên ra thì là Thank you. ગુસ્સા અથવા ખેલ અને મેં પ્રેરિત પોતાની બુદ્ધિ પોતાની પાછળ દૂર રાખે એને નહીં બુદ્ધિ ભટકા ભટકાવાનું ભાઈ અને ભટકાવામાં નફો પર દેખાય ભટકવાની કહો તો નફો અમો છે નફો નો અમો છે મુક્તિમાં હેલ્પ કર્યા નહીં વૃત્તિમાં હેલ્પ કઈ કરે કે જે અવ્યભિચારી હોય તે પ્રજ્ઞા કૃષ્ણ ભગવાને બે પ્રકારની બુદ્ધિ છે એક વ્યભિચારી બુદ્ધિ અવ્યભિચારી વ્યભિચારી એટલે સંસારમાં છટકા છટકા છતરા નફો દેખાડે અહીં નફો છે બસો બેસતા દેખાડે કે અહીં નફો છે ગાડી બેસતા દેખાડે અહીં નફો છે રસ્તા પર બધી ગાડીઓ અટકી હોય તોય પણ બુદ્ધિ દેખાય એ દીકરા ને બુદ્ધિ વાળા ભટકાવે હેલ્પ નહીં કરે પણ બહાર નહીં નીકળ્યા મોક્ષમાં ના જાય મોક્ષમાં જવાય એનો મારો ધર્મ જ નહીં કેવો દાદા અવ્યભિચારીની બુદ્ધિ અને પ્રજ્ઞા એક જ અવ્યભિચારીની બુદ્ધિ અને પ્રજ્ઞા એ બંને ભાગ જુદો ભાગ પડી આત્મા નો ભાગ કેમનો જુદો પડે આત્મા નો ભાગ કેમનો જુદો પડે દાદા જ્ઞાન આપીએ ને એમાં છૂટો પડી જાય ત્યાંને મોક્ષ લઈ જતા સુધી એને એમ કે આત્મા નહીં જતો મૂળ આત્મા તો કશું કામ કરે ને નાતા દત્તા છે તો આ જે તે કરે એને પ્રજ્ઞા કહેવાય એટલે આ જાગૃતિ આ એ પ્રજ્ઞા જુદી આપણે આ કે પ્રજ્ઞા જુદી અને આ બીજા પ્રજ્ઞા કે છે તે જુદી સીધા તો જ્ઞાન એટલે બુદ્ધિ સ્થિર થઈ રહી ભાઈ સ્થિર બુદ્ધિ જાય એ આવે બિચારી કોઈ કાર્ય લગે નહીં એટલે આ પ્રજ્ઞા ચેતન ચેતન કરે એ તો સીધા પ્રજ્ઞા થી આવું છું આ પ્રજ્ઞા છે અમે કહીએ છીએ કે આ આજ્ઞા પાડે ને પ્રજ્ઞા હોય પ્રજ્ઞા તો છે પણ આજ્ઞા પાડતા નથી આજ્ઞા પાડે નહીં એટલે મુક્ત પુરુષ કહેવાય સંસારમાં સંપૂર્ણ નિરંતર જાગૃતિ હોય એક ક્ષણ પણ જાગૃતિ ડૂલે નહીં તમામ પ્રકારના મોહ ને જાળે છે મોહ પગ પૂછે છે તમારા પગ બધા કેમ દબાવે છે બધા લાભ એવો મારે લેવો લાભ મળે દાદા લાભ મળે ખરો મને દુખતા નથી આજે એમનો વેપાર છે <laughs> મને દુખે કોઈ તમને ખ્યાલ નથી કોઈ દાડે નથી એ લોકો દબાય દબાય કરે હવે એમને વેપાર કરતા મારે ના કેમ કે બે સવાલ પેલો તો કયો વેપારની વાત કરો છો અને તમને દુઃખ નથી થતું ને જ્ઞાની હમણાં દુઃખ કે છે અમે હોય જ નહીં વાણી મારી એ માલકી બની વાણી છે બ્રહ્માંડ નો દાન મળે દાદા વેપાર છે નો તમે કહ્યું ને વેપાર પોતે બધા વેપાર કરે છે વેસનો વેપાર કરે છે વેપાર આ ભાઈ એને લઈ રહ્યા છે અને આ પુનાની બધી કોણ કરી રહ્યા આવતા ભૂમિ માટે ચેક થાય જના ભાગે આવી હોય તે કરે જયારે ભાગ ના આવ્યું ના કરે પિત્તળ ભાગે આવે કોઈ પિત્તળ ભાગે આવે પણ ભાગ આવે જયારે ઈચ્છા છે તેને ભાગ આવે પુણ્ય પણ આપણે પુણ્ય ક્યાં બંધાય છે સત્સંગ કરો કયો અડધો પણ બીજા તો કઈ પુણ્ય ના હોય ને પૂછે છે દાદા હવે અમારે પુણ્ય બંધાય ક્યાં શુદ્ધાત્મા તો પુણ્ય હોય નહીં હવે તો અમારે તો અમે બધા શુદ્ધાત્મા એટલે અમને તો પુણ્ય હોય જ નહીં દાદા આ આજ્ઞા પાડે તે બદલ એક બે અવતાર નું બંધાય એક બે અવતાર એમાં કરતા પદ છે ભાવ છે શું છે આજ્ઞા પાડો એક બે અવતાર નું તે થઈ જાય એટલે દાદા તમારી આજ્ઞા પાડવામાં એમાં કરતા પદ છે કે દાદાની આજ્ઞા પાડવી છે એ આજ્ઞા પાડવી છે ભાવ એ કરતા પદ છે એ એક્ઝેક્ટ ભાવ છે શું છે પણ એ કરતા પદ છે ડિસ્ચાર્જ નથી એટલે એટલો આવતા માટે બે અવતારી માટે છે આ તો આ રીતે ડિસ્ચાર્જ છે પણ લોકો એમ કહેવાય છે કારણ કે આ ભાવમાં જ એનું ફળ મળે શું બીજા જે ખર્ચે છે ભવ આ ભોગો પણ મળે અને ચાર છે તેનો આવતા નથી મળે આવતા બહુ પેલો ફળ મળે જે પાદાક ને ફળ કોનું આ બહુ મળે તમને ગાળો તો આવતા બહુ ફળ મળે અને તમે ગાળો તો આ બહુ મળે કેમ એવું દાદા એવું કેમ દાદા તમારો ડિસ્ચાર્જ છે ને ચાર્જ છે આ પુણ્ય આ પુણ્ય બંધાય પણ પુણ્ય ડિસ્ચાર્જ છે આપણે ડિસ્ચાર્જ પણ તમે આ બહુ મળે ફળ મળે બીજ નાખવું બીજ નાખીએ તેથી આપણા ઘરમાં ઓછું બીજ ઓછું થયું ગૌ બધા ઓછા થયા ને પણ પછી ફળ આવે તારે એ ડિસ્ચાર્જ કહેવાય ફળ આવે અને આ ચાર કહેવાય ચાલતા બોલો પરંતુ અને એમ તે કડવા પીઠે બે જાતના કરું મારા ભાઈ ખરાબ છે મારા ભાભી ખરાબ છે ફળ ખરાબ આ રાખે સારું કરવું મેં બધી ગુવા ગુમ કરાવ્યું એ ફરી પાછા જાય ગુમાવું એ ફળ આવે છે ભરતી ભૂગવ્યો એને બધું અશાંતિ કરી ફરી પડે આ ધંધો ભાઈએ જો સજ કરી એટલે ભાઈને આવી છે પડે કોઈને છોડે નહીં કોઈ પણ સંજય ના છે <laughs> સમજ ગયા હતા એક ધણી પાસે ભાઈ એવું કર્યું બેન મારી આ રીતે તો પકડી હરિયાળ રીતે તું ઘસાઈ ગઈ દાદા શું કરે આવા છે તેવા છે એ આવા છે તેવા તો છૂટી થઈ જાય છૂટું થવું નથી નિકાલ વાત કરવો છૂટું થવું નથી નિકાલ વાત કરવો તમારી હાજરીમાં એમ કરવો એ બાઈ કે મારે નથી કરવું તો છૂટી જાય તમારી હાજરીમાં એ બાઈ કે મારે આ કકડાટ કરવો નથી તો છૂટી જાય નથી જેટલો ના કરે એટલો છૂટે બીજી બધું કઈ જાય ઉપવાસ કર્યો હતો એટલો એટલું છે પણ બીજા ખૂબ વધારે પછી ત્યારે પણ વાત સમજે તો ઉકેલ આવે ભાઈ કાયમ જોડે એવું કગડા કરે શું હશે એ આપણે કહી ગયા લેતો કહી લે હવે ચા આ રીતે ઉકેલ્યો ચા પીવો ચા પીવાય ના હતા બહાર જે બેઠા ને ચા બાઈ સમજે કે આ ટોકડો ચડાવ્યો આવશે નહીં એટલે બાબાને શું કે જા બાબા પપ્પાજી કે ચા પીવા ચાલો મમ્મી બોલાવે છે બાબો તો પપ્પાજી મમ્મી ચા પીવા બોલાવે છે પપ્પાજી કયું ગાબોડો થઈ જાય પછી ભાઈએ ગમે તો પપ્પાજી ભાઈ સમજે કે આ બોલશે નહીં એટલે કોણ પપ્પાજી શબ્દ કહ્યું એટલે કોણ કારણ પપ્પો થવાનું બહુ ગમે છે પપ્પો થવાનું એને ગમે છે બહુ અને પેલી પપ્પા ના આવડે પપ્પા શું કરે પપ્પા શું કરે જયારે વાઇફ વાઈફ જરા ગરમ થયો હતો પપ્પા શું કરે વાઇફ ને મનાવે પપ્પા વાઈફ ને કેવી રીતે મનાવે ડબડાવે ડબડાયેલું કોઈ દાડો ના થાય ડબડાયેલું જીવન શાંતમય થાય નહીં ભવિષ્યમાં અશાંતિ વધતી જશે એનો નિવેડો લાવવો જોઈએ બુદ્ધિપૂર્વક તે બુદ્ધિપૂર્વક આવે પણ બુદ્ધિ છે નહીં અને મનમાં માની વધે હું બુદ્ધિ નો કોથળો છું બુદ્ધિ તો કોણ નામ કહેવાય જે ઘરમાં કોઈ દાદા બે બે ભાંગે નાખે અને ભાંગે પડતી હોય તો આમ ફરીને ભમકે લઈ નાખે હતા અથડામણ થાય કે હું બુદ્ધિ વાળો છું અથડામણ થાય એમ બુદ્ધિ વાળા બુદ્ધિ થી અથડામણ તૂટી જાય જ્ઞાની કે જરૂર નથી બુદ્ધિ થી બધું થઈ જાય શું કહ્યું અમે બુદ્ધિ થી ચાલતા હતા હવે આજ્ઞા પાડું તો બધું નિરંતર સમાધિ છે અને સારો સંસાર સારો થશે અને એક બે અવતારમાં મુક્તિ થઈ આ સંસારમાં ભટેક ભટેક અનંત અવતારી ભટેક ભટેક કર્યા અને આ મનુષ્ય લોકો ભરો આવે છે તે માર કસરત કરી અને પછી ચાર પગનો અવતાર થાય બીજો અવતાર ચાર પગ એટલે ખબર પડતી નથી કોણ ગયું કોણ નહીં ચાર પગમાં એટલે રોગન તારે પોલમ પોલ નથી કેટલા બધા ગજોડા વિચાર તમારા હિન્દુસ્તાનમાં તે બધા આપણા આપણા બીજું પાછી ગયા એટલે હાલ થઈ હિન્દુસ્તાન ગજડા નતો રશિયન બુલડોઝર કે છે એને બુલડોઝર કે છે રશિયન બુલડોઝર રશિયન બુલડોઝર નામ પડ્યું ગજડા લેવા પડ્યો કઈ પૂછવું પૂછજો બધું જે કઈ પૂછવું પૂછાય દાદા પુષ્પાબેન પૂછે છે ઉપાદાન અપાદાન અને ઉપે એ શું ઉપાદાન જ્યાં સુધી આત્મા શુદ્ધ ન થાય સંપૂર્ણ શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાન તો ખરું જ ને એ જ્ઞાન નહીં હોય એટલે જેટલું સાચું જ્ઞાન એ જેટલું ઉભું થયેલું છે તે ઉપાદા સાચું જ્ઞાન જે ઉભું થયું છે એ ઉપાદા દરેક ને મળે અવહરા ગજાનો મળે કારણ કે એ તો એ ઉપાદાન વસ્તુ વસ્તુ વસ્તુ વસ્તુ છેડ જાય ત્યારે આત્મા આત્મા થઈ જાય એ ઉપાદાન ને લઈ રે મહી સૂજ પડે સૂજ માં ઘૂંટાય કામ કરો હોય તે સૂજ પડે જેટલી સૂજ પડે એટલું ઉપાદાન એનું ઊંચું જેટલી ભૂજ પડે એટલું ઉપાદાન પૂછો ઉપાદાન કોને હોય છે દાદા ઉપાદાન કોને હોય ઉપાદાન કોને હોય અંદર આ શરીરમાં રહેવાનું એક અહંકાર જુદો રહેવાનો ઉપાદાન જુદો રહેવાનું આત્મા એ જુદો રહેવાનો દરેક ને હોય દરેક ને હોય અરે તે ફરજી રીતે આપે હું જ દરેક માણસ ને હોય દરેક માણસ ને હું જ હોય નાનો છોકરો મોટી ઉંમરનો થાય ને ત્યાં ભૂત પડતી જાય છોકરીઓ છોકરી અઢારેલી હોય અઢાર વર્ષનો ભાઈ વીસ વર્ષનો ભાઈ બે પાણ્યા હોય તેમાં છોકરીની ભૂજ બહુ હોય ચલો ભાઈ અઠાઈ વર્ષનો થાય એટલી ભૂજ અને અત્યારે હોય એટલે પેલો આલુ કરતો એમ નહીં આમ કરો પોતાનો બાબો હોય એ રીતે રાખે ભૂત ઓછી પડે જોગર જેવા છે અખબારમાં વટાઈ ગયો ને નખમણમાંથી ભૂજ બહુ પડે પેલો પેલો અઠ્યાય બધો થાય તારે એને એના જતી ભૂજ અને અત્યારે હોય તમને કઈ અનુભવ થયેલો એ વાતનો ઘેર ઘેર ઘેર માટીના ચૂલા ઉનાળો ચૂલો હોય નહીં મારા ભાઈ માટી નો ચૂલો હતો ખબર પડી કે આ તો આવી ભૂલ થાય ગઈ કઈ ભૂલ થાય ગુરુકુળ ને આવી વાતો હોય ને આ તો અહવાની વાતો બહુ મળ્યું શીખવાનું અપાદાન એટલે આ અબાવાની કેરી એની મેરે પડે ને એ કોણ પાડી હવા નથી કશું નથી હવા નથી કશું છે નહીં મોબાની મમતા ગઈ નથી કેરીની મમતા ગઈ નથી બધા મમતા વાળા છે છતાં એ કે સુધારી પડ્યો વ્યવસ્થિત દાદા વ્યવસ્થિત વ્યવસ્થિત બરોબર છે પણ એ છૂટા કયા હતા દેવ મમતા વાળા કોને મમતા કાઢી અને અબાને આપડે કેરી તોડવા જઈએ ને તો આમાં તોડીએ તો ના તૂટે અને ખૂબ પવન આવે હોય તો કેરીઓ ઉઠાડે મારે પણ જુદી ના થાય અને એ જ કેરી વગર પવન આપણે તપાસ કરીએ કે આ નથી કશું નથી કોઈ કાર નથી હવા નથી પડી દાદા પાકી થઈ ગઈ એનો ટાઈમ આવ્યો એટલે પડી એનું નામ અપાદાર અપાદાર છૂટું પડી જવું એ મેરેજ ટાઈમ બોલ્યા વગર <coughs> એટલે તમને હું અમે જ્ઞાન આપ્યું નહીં તો પેલો અહંકાર મમતા જુદા પડી ગયા પાદાન મેં કઈ કાઢ્યું નથી તમે નહીં કાઢ્યું જાતે અપાદાન જ્ઞાન દર્શન એ ઉપાદાન કહેવાય ના જ્ઞાન દર્શન ઉપાદાન કહેવાય પણ એવું બોલીએ તો ખોટું દેખાય ઉપાદાન એટલે એનો પહેલો જ્ઞાન નો ભૂંડો ભંડોર એટલે અનુભવ નો ભંડોર શું કહ્યું જ્ઞાન દર્શન એ અનુભવ ના કહેવાય જ્ઞાન દર્શન એનું તે અનુભવ ઉપે એટલે શું દાદા ઉપે ઉપે એટલે જેનો ઉપાય ના આપે કોઈ તે ઉપે કહેવાય ઉપાય કરવાનો રહે નહીં પછી ઉપાય કરવાનો રહે જ નહીં એટલે ઉપે પછી ઉપાય કરવાનો રહે નહીં કોણ છે ભાઈ આપણામાં હોય જ નહીં અહીં ગુરુ નથી ને એ નથી આ તો આપડે નિમિત્તે બધા ભેગા થવાનું શોધખોળ કરી લઈએ અહીં ના હોય ગુરુ ગુળવા એટલે અહંકારીઓનું ધર્મ એક ધર્મ થી ભેગા થવું ગુરુ અહંકારી હોય અને પેલા અહંકારી હોય ગુરુ ઓછા અહંકારી એમના કરતા હોય શું કહે અને પછી અહંકાર કરીને પૂજા ધમાલ ધમાલ ધમાલ ધમાલ એટલે મસ્તી માં જ રહે આખો પછી રાતે થાકે પછી મસ્તી ઉતરી જાય અને આ છે કેવું નિરંતર પરમાનંદ અંદર આનંદ જ રહે મસ્તી કશી ના જ રહે એટલે ગુરુ પડે હોય ને આ તો આપડે અહીંયા આગળ તમારા બંગડીઓ છૂટ છે અમને કઈ આમાં એ ના હોય પણ અમારે અમને એમ કે પછી આવી એની રીતે ભેગા થતા હોય નહીં તો ચારસો ડોલર ખર્ચે નહીં લોકો નામ ગુરુ પૂર્ણિમા પડ્યું એટલા ડોક્ટર એ દોડ્યા છે દોડે કે ધંધો દોડે કે ધંધો હોય ને બધું હોય ડોલર ખર્ચતા છે આવવાનું એકલા છે ને રોજ ઉજવીએ રોજ ઉજવીએ રોજ બાળકી નું ઘર <laughs> તમારે યાર છોકરું દવાખાનું શું થાય દવાખાનું આજે આયા છે એ તો ડાક્ટર તમે આયા છીએ આયા છે મને જઈ આખા દાડો રહ્યા પાછા હવે ડાક્ટર ને નવરા હોય ને તમારે પણ રહ્યા બધા રહે નહીં સારું કરીએ જો આ ગુરુ પૂર્ણિમા સીધા આવ્યા નહીં તો તમે સીધા આવો નહી તો દાદાજી બોલાવે છે કોને એ તો આવીશું કાલે આવીશું હા બહાર તો જાય છે ને ગુરુપૂર્ણા ક્યાં હોય ગુરુપૂર્ણા એટલે ગુરુ એટલે તમને આ આગળનું ભૂજ પાડનાર જેને વધારે બધું હોય જેનું ઉપાદાન મોટું હોય તે જતે બીજાને હું જ પાડે ઉપાદાન ઓછા વાળાને કે આ પ્રમાણે છે આ પ્રમાણ છે એટલે એ ગાઈડ કેવા કહેવાય અંગ્રેજીમાં એને કેવો ગાઈડ કહેવાય બાકી ગુરુ તો પહેલા હતા આપણે પહેલો અત્યારે ચાર ચાર હજાર પહેલો અત્યારે ગાઈડ હોય ગુરુ કેવા હોય ભલે અહંકારી હોય તેનો તો નહીં પણ ગુરુ કિલ્લી હોવી જોઈએ ગુરુ કિલ્લી હોવી ગુરુ કિલ્લી એટલે આપણે એને એમના એમની આજ્ઞા પાડીએ એનું બધું શબ્દ પાડીએ તો એ અહંકાર ના ચડે એવા હોવા જોઈએ અને ભય અહંકારી અને અહંકાર ના ચડે એવા હોય અત્યારે તો બધા અહંકાર એ ભાઈ બગલ પારો ખસી ગયેલો હોય જો જરાક એમ ના કહીએ ને તમારી વાત બરોબર નથી તમે ફી રીતે નહીં આના એનું કઈ વિપારો જોયેલું દાદા બીજો પ્રશ્ન છે આ પ્રશ્ન ખુલાસો થયો કે ના થયો બીજો પ્રશ્ન છે જૈન ધર્મ પદ્માવતી દેવીનું ઘણું મહત્વ સમજાયેલું છે તે કઈ રીતનું છે પદ્માવતી દેવી પાર્થના ભગવાન ની સાચક દેવી છે પદ્માવતી એટલે અને સવ્યક્તધારી છે તો મોક્ષમાં જાય એટલું જ્ઞાન પ્રાપ્ત એટલે એ એનું બહુ પૂજા કરે લોકો એને ફાયદો થાય છે કારણ કે બધા સાથે દેવો છે ને તે કઈ કઈ હેલ્પ કરે સાથે દેવ એટલે પ્રાર્થના માને તેને ફળ આપે મારી ના સાથે દેવ મારી એ ફળ આપે સાથે દેવ ફળ આપે પછી બીજું કોઈ પૂછો ત્યારે ચાલો દલુભાઈ કહે છે તમે જે સૂદ ની વાત કરી એ ધ્રજકર્મ ના ચશ્મા છે પેલું ધ્રવ્યકર્મ તમે કોને કહો છો એ કહો મને એ મને કહો ને તો હું કહું કયા વાત એક દાદા એક લાકડો આપો મને આપણે જે દ્રષ્ટિથી જગત ને જોઈએ નામ પેલા એ એ દ્રવ્યકરણ માં જન્મ દાદા મને બાકી ચોક્કસ નથી એટલે પૂછું છું કે આપણે જ્ઞાન લીધા પહેલા જે દ્રષ્ટિથી ને જોઈએ એ દ્રવ્ય કર્મ એ દ્રષ્ટિ એ દ્રષ્ટિ એ દ્રવ્ય કર્મ ના ચશ્મા દ્રવ્ય કર્મ ના આધારે દ્રષ્ટિ છે દ્રવ્ય કર્મ ના આધારે એ દ્રષ્ટિ છે શું છે એ દ્રવ્ય કર્મ ના કહેવાય દ્રવ્ય કર્મ ના આધારે દ્રષ્ટિ છે અને દ્રષ્ટિ જે આપણે અવરાતા પણ આધારે દ્રવ્ય કર્મ કરો એ દ્રવ્ય કર્મ ના કહેવાય ના પણ સૂદ એ વસ્તુ જુદી પાછી અનુભવ નો એને પારા એના અનંત અવતાર નો જે અનુભવ ભેગો થયેલો છે એની પારા કોઈને સૂર્ય પડે કોઈ ઓછી પડે એવું જોવા ને વધારે પડતી અસર પૂછવા કે શું મારે કરવું છૂટતી શું વસ્તુ વસ્તુ જાય કારણ કે કોમન સેન્સ વસ્તી જાય શું વસ્તુ જાય common sense what is the definition of common sense common sense એટલે એવરી વેર એપ્લિકેબલ દરેક તારો વડે અરે કટાઈ ન ગમે એવો તાવ હોય તો ઉગાડે કોમન સેન્સ કહેવાય અને જે સેન્સ થી તારો ઉભેલો હોય તો હરી જાય એ સેન્સ ને કઈ જતી કે અત્યારે એવી બુદ્ધિ છે લોકો ઊંધું ઉભરેલું તારું વહી જાય રામભાઈ કે છે નોનસેન્સ ના નોનસેન્સ ના કે નોનસેન્સ સેન્સ તો છે પણ અવરી સેન્સ છે અવરી નોનસેન્સ એટલે બુદ્ધું એ થોડું થોડું ઘણું સમજાયું એ વ્યભિચારીણી બુદ્ધિ કહેવાય દાદા હે પુષ્પાબેન પૂછે છે એ વ્યભિચારીણી બુદ્ધિ કહેવાય અવળી જે હોય એ અભિ- વ્યભિચારી. તાળા બંધ કરી દે વ્યભિચારીની બુદ્ધિ ને ખુલેલા તાળા બંધ કરી દે ના. નહીં એ. વ્યભિચારી બુદ્ધિ છે તો જીતી પાકવા